એટલે પોતાની પોતે સહમત ના થાય તો બચી જવાય એવી રીતે દાડે વાત નીકળી હતી એ વસ્તુ એમાં પોતાનું સ્થિરતા કેવી રીતે આવી શકે સહમત એટલે આમાં ક્યારેય પણ છૂટે નહીં એવી સહમતતા હોય તો પછી કશું ના થાય એટલે છૂટી ગયા વગર રહે નહીં જયારે કર્મના ઉદય જયારે એવું બનવાનું હોય છે ને ત્યારે છૂટી જઈને બની જાય એટલે તારે શું કહેવાનું તારે જાગૃતિ રાખવાની કે આમાં નહીં પડે ને કેરફુલ રહેવાનું પડે કેવું પછી પડી ગયા તો વાંધો નહીં હવે ગાડીમાંથી પડી જવા માટે વ્યવસ્થિત હોય છે ને જાણી જઈ પડે ભાઈ છે ને કીધેલા કે તમે અહીંયા આવીને મને વાત કરી જાઓ છો બધું બોલી જાઓ છો ને મને દાદા એવો ઘણા ખરા અનુભવ થયા આજકાલ મને આ ગીધલા જેવા માણસ ને કઈ ગઈ ને ખબર નહીં તો કેમ થતું હશે દાદા ને ખબર ને મને કઈ ખબર નથી બસ આ બે મુદ્દા આટલા દિવસથી જે કીધા ને મને બેન પૂછે કે તને કઈ ખબર પડે મેં કીધું આ વિચારમાં મારો હજી પ્રવેશ જ થયો નથી એટલે ગઈકાલે જયારે મને દાદા ભગવાને કીધું કે તું રોકાઈ જાય બહુ સારો અવસર છે દિવસ છે અને પછી આપે છે પછી ધ્યાન કર્યું હતું આપે મારે હું વિચારે ચડી ગયો તો આવતો ચાલતો પુસ્તકે પડી ગયો મેં કીધું આ ક્યાં સુધી પહોંચશે આપણે જે કલાક સુધી પ્રાર્થનામાં સમજાવ્યો એ એ વિચારે અને એ તત્વે ઘણું ઘણું જાણવા મળ્યું એ દિવસે જી હા જ્ઞાન જ બધું કેવું જ્ઞાન હતું જી હા હું માનતો નતો પણ આ જયારે કેવું જ્ઞાન નો સાર હતો આ બધો રિલેટિવ જે સમજાવ્યું ને તમે એ જોઈને હું તો આવો થઈ ગયો મને ન સમજાવ્યું કે આમ કેમ તેથી તેથી બધાના આત્મા હાજર રહે ને એટલે હું જે કહું છું ને હું પણ હું પણ કેવું મિથ્યા છે સમજાવ્યું દાદા હા સમજાયું ને આમ તો ભણેલા ભણેલા આટલા વખત જોતું દાદા કોઈ મનમાં નતું બેસતું હવે શોધી કાઢશે ગઈકાલે એને બેસું કે ના હું આટલા વખત બ્રહ્મા એવું કઈક વિચારવાની જગ્યા જોઈએ કે ના જોઈએ ધ્યાન તો અથડાય ભીત દેખાય પછી એમ લાગે કે આ પણ મારું આ પણ મારું ખરું ખરું હોતું જ નથી પછી વિવેક જ્ઞાન ના આવે ખરું શું ને ખોટું શું હા ખરું શું ખોટું એટલે પેલા પગલું જમણું મૂકવું કે ડાબું મૂકવું આવે નહીં ભાઈ કાલે વિચાર અમે આપને મળવા મને એડ્રેસ આપ્યું હતું પછી પદમજીભાઈ મળી ગયા એ પણ મને પૂછે કે તમને દાદા ભગવાનનો કયો મને કહું પાંચ છ વર્ષથી એમની સાથે આવું છું સમજાય છે મને થી મને પૂછે કે આ ધર્મ અર્થ કામ મોક્ષ એની સામે શામદામ દંડભેદ શું અર્થનો તમે કહ્યું અર્થનો અર્થશાસ્ત્રનું થોડું જ્ઞાન છે તે હું સમજાવો પણ એક જે છે બુદ્ધ છે એ આત્માની વાત કરે છે અને કૌટિલ્ય છે એ અર્થની વાત કરે છે આમ આપણો આત્મા જે છે એ માયા શું છે અને શક્તિ શું છે એ સમજવાની તો ચા પિતા પીતા પૂછ્યું મેં કીધું કે આજે જે બે વસ્તુ સમજી શકાય તો આ બે પોતપોતાના શાસ્ત્રમાં પારંગત છે એટલે આપણે પૂછવું જોઈએ કે આપણે શું માગીએ છીએ અત્યારે એમ મારે જે માગવું હતું એ તમે આપતા હતા પણ હું પૂછું તો ખરું કે મારે શું જોઈએ છે એટલે આપવા વાળો અને લેવા વાળો બંને સમજે તો એ સુપાત્ર ગણે પઝલ સોલ્વ થાય નહીં તો પઝલ કન્ટિન્યુઅસલી કન્ટિન્યુઅસ હા એ પછી મલ્ટીપ્લાય થયા કરે છે The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. Yes. But the solve thing, Kishore the file number one. પાંચમું કયું કીધું શુદ્ધાત્મા ને શુદ્ધાત્મા ચોપડો ચોપડો શુદ્ધાત્મા અત્યાર સુધી પેલો કિશન નો ચોપડો રાખીએ કિશન તો આપડે અહીંયા નાના નીકાળે બધું ઉડી ગયું બધું નનામી કાઢે ને નોમ ની ચીજ બધી જપ્તી માં ગયું એટલે આપડા શુદ્ધાત્મા આપડે હોય એ સાચું પડે ને એટલે આ શુદ્ધાત્મા એટલે સત્સંગ બત્સંગ એમાં હોય એટલું જ આપડે ઘેર જોડે આવવાનું પેલું રિલેટિવ કીધું પછી રિયલ કીધું પછી શક્તિ જોઈએ વ્યવસ્થિત શક્તિ આ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે આ માણસ ઇગોઇઝમ કરે હું મેં કર્યું મેં કર્યું ખાલી એ શરમ એને એને આપણે એનાથી ડરવાનું છે હા એમાં જે સંભાવ કેળવાનું કીધું એના પછીનું પાંચમું પદ કયું કીધું ચોથું ચોથું પદ સંભાવ નિકાલ કરવાનો જી હા ફાઇલો નો સંભાવ નિકાલ સમજે અને પાંચમો સિદ્ધાર્થ ચોપડા પાંચ જ રાખ્યા હતા એ તમામ શાસ્ત્રો નો સાર છે પાંચમું નહીં સમજાયું એટલે હું આવતો ચોપડી પડી ગઈ મારી હું પાછો શોધતો શોધતો નીકળી પાછા આવ્યો હે મને પાછા કેમ આવતા એટલા જલ્દી થી અમારો દલ્લો મળી ગયો મેં કીધું ભાઈ આવી વાત છે જે હતી વસ્તુ એમને એમ પડી હતી જ્ઞાન આમ પડી રહેલું તો પાછું કે આપ્યું મને એટલે મને પછી હસ્યો એ બિચારો મને કે તમે મળી ગયું તો બહુ આનંદ થયો ઉર્દુમાં બોલતો છે પછી આવતો આમ ધીમે પછી કીધું વરસાદ નથી જવા એમ ધારીને મેં મૂકી રાખી કેવી રીતે વાંચવાનું એટલે કયા સમયે વાંચવાનું છે પૂછ્યું ગમે ત્યારે એની ટાઈમ એની ટાઈમ આપણે વાંચી જવાનું ઠીક બરોબર અહીં બીજી આપજો બીજી આ વિજ્ઞાન છે મેં બેઝિક રૂપે આપેલું છે આ પ્રથકંડ રૂપે નથી આપેલું એટલે ભૂલ થવાનો સંભવ એટલા માટે જોડે રાખવું પડે બરાબર આ બેઝિક જ્ઞાન છે અને અમે તો આખું જ્ઞાન સમયેલું છે કાલે તો યાદ રહ્યું દાદા એટલે શરૂઆત થઈ એમ હું તો જે આપે વાણીમાં સમજાવ્યું પ્રાર્થનામાં એ ગળે ઉતર્યું ને પછી મેં કીધું આમાં આટલું ચોખ્ખું સમજાશે એટલે વાંચી દીધું પછી આટલા ચાર તો સમજાયા પાછું એટલે રાત્રે પછી ક્યાં સુધી જગાવી દઉં અરે પછી જ નહીં દાદા એટલું અઘરું લાગ્યું મેં કીધું શું કરે છે મેં કીધું બેસ મને કે આવી સુઈ જા હમણાં બહુ ટાઈમ લાગ્યો પચ્યું ને એટલું અઘરું લાગ્યું કે છે સમજાયું અગ્નિ શું છે વિચાર કેટલો શુદ્ધ છે પ્રકાશ શું છે એ જાણવા માટે આમ જેમ અગ્નિ અગ્નિ પરીક્ષા કરવાની હોય એવી આ આપણી પરીક્ષાથી પોતાની એટલે આપણે જે જ્ઞાન છે ને એ કયું શુદ્ધ છે અને કયું મલિન છે જાણવા માટે આપની એક વિનંતી છે એમ કોને કે મહાવીરે ઋષભદેવે પછી કૃષ્ણએ જે વિનંતી કરી એમાં વિનંતી છે જીવન કેવું જ્ઞાન છે પતતું નથી આ કાળમાં બધું પતન થઈ જાય તો મોક્ષ થાય આ કાળમાં પણ પતન થતું નથી પચન નહીં એટલું નમ્ર છે નમ્રતાપૂર્વક કહેવામાં આવ્યું છે કે જીવ જો સ્વીકારે ને તો તરી જાય પણ જીવ અહમ માં કે છે કે ના ભાઈ તું એવો જ છે જીએમ કે અહમ માં રહે નહીં પણ તો આવું આવું બે છે ને બે સ્વરૂપમાં રિયલ અને રિલેટિવ રિલેટિવ આ રિલેટિવ ઘણી વખતે આપણા ઉપર સર કરી જાય અરીસામાં આપણે જોઈએ છીએ આપણું પ્રતિબિંબ તો એમ લાગે કે ના સામે વાળો છે હું ખરો છું હું પોતાને ભૂલી જાઉં આ તો ઇગોઇઝમ ખલાસ થઈ જાય આ ઇગોઇઝમ ની વાત છે હું શુદ્ધાત્મા છું ઇગોઇઝમ ખલાસ ઇગોઇઝમ ખલાસ થઈ ગયો નથી થતો એટલો જલ્દી હવે આટલું એક કલાકમાં ઇગોઇઝમ ખલાસ થઈ જાય છે અને અને રિલેટિવ ને રિયલ દેખાય છે બધા જાનવર બહુ આત્મા અને એ બેવ દેખાય દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય પછી શું જોઈએ જો એક કલાકમાં લઈને આખા નિરંતર સમાધિ વ્રસ નિરંતર સમાધિ હવે તમારી સમાધિ છે ને હવે આ કામ કાઢી લેવાનું છે આ જ્ઞાન વિજ્ઞાન છે આ તો શું છે વિજ્ઞાન છે હા અને this is the cash bank of divine solution cash bank divine solution તમને લાગ્યું ને રોકડું જ છે એવું કેમ સમજાય એટલે મેં કીધું ભાઈ દાદા નું જ્ઞાન તમને ગળે ઉતર્યું ત્યારે મને કેમ અજીર્ણ જેવું થાય હું પેલા સ્વીકારું નહીં મેં મને કે એમ નહીં તું જો પૂછતો ખરો તું થોડું અંગ્રેજી છે કે થોડું ગુજરાતી એમ નહીં શુદ્ધમાં પછી મને કે મને સમજ્યું તને માણસ મેં કીધું મને નહીં સમજાય એટલે બાપ દા આજે અત્યારે મેં વિચાર કર્યો મેં કીધું જે હુક્કી પીતા હતા વિચારોનો ગોટા છે હુક્કી પીતા પીતા હું બંને ચર્ચા કર્યા કરીએ ચીની લોકોની સંસ્કૃતિ જેમ કે આ ખરી વાત છે પણ આપે પણ આ ઉંમરે જયારે આટલા દિવસ પછી જયારે હુક્કી છોડીને ત્યારે મને સમજાયું કે આ વ્યસન નથી જીવન મને આપનો આનંદ મળ્યો ને ભરમાં ધર્મે વ્યસન છે તો એમ નથી કરવું તો એના માટે શક્તિ શું જોઈએ કે આપણા જે રિલેટિવ સંબંધ ભાઈ બહેનો બંધાયેલા છે ને એમાં પણ એ શક્તિ જોડે અમારા અમારા સંબંધ બિલકુલ એ નતો પણ તમે તમે વાંધો ઉઠાયો ને હા અને એવું કહો કે વાંધો ઉઠાયેલો એટલે અમે જાણીએ કે ભાઈ આ એમને જેવું દેખાય તેવું જ બોલે જગત જગત ને જેવું આ આંખે દેખાય એવું જ બોલે ને હમ એ તો એ ન હોવું ઘટે અમને શોભે નહીં જ્ઞાની પુરુષ ને શોભે નહીં નહીં ચાય ના શોભે જરાય ના શોભે શું કરો વ્યસન કેવાય વ્યસન આમ નીકો દાદા ભગવાન વ્યસન વ્યસન કેવાય એટલે શું ગમે તે મેળવ્યું ખાઈ લે બસ એ ખાવાની વસ્તુ ખાઈ લે સમજ ને પણ દાદા આજે વ્યસન છે એ વ્યસન નો વિજય મોટો છે આજે તત્વજ્ઞાનીઓમાં ને વ્યસન છે તે વ્યસન એ ઈચ્છા ઉભી કરાવડાવે શું થાય ઈચ્છા ઉભી થાય એટલે કસાય ઉભા થાય ને અને આ તો કઈ નહીં બાંધગડ જ નહીં ગમે તે ખાવાનું તો એને મારે ટાઈમ થાય એટલે મળી ગયે ખીચડી કઢી શાક દાળ રોટલો કઈ પણ મળી રહે તો અને વ્યસન તો જોઈએ જ સવાર થાય એટલે ના મળે તો એનું માથું દુખવા મળે એટલે આ ના પોસાય એ ખરેખર હા વ્યસન તો ના આજે શંકર ભાષ્ય છે શંકર નો ઉદાહરણ આપ્યું છે વિષ્ણુ નું એને તો વીસ થી શરૂઆત કરી શંકરે પોતાના જે આ સમુદ્ર મંથન ભાગે આવ્યું તો વીસ પચાવી ગયો હા પચાવી ગયો એ તો મહાન વિભૂતિ થઈ એમ ગણાય ને અમે બધું વીસ જ પચાવેલું છે હમ એમને તો પચાવી શકે વીસ પચાવી પહેલા શંકર થયા વિષ્ણુ એ પણ પછી વિષ્ણુ થયા અમે અને હવે તમે મહાવીર થયા વિતરાક થયા દાદા એ મહાવીર ને આ ક્રમમાં કેવી રીતે આવ્યા અમે અમે તો પહેલેથી આ ક્રમમાં જ હતા ને એ તો અહોભાગ્ય પણ આજે બે પેલા પદ મહાવિભૂતિ ના ત્રીજો આમને એમને મહાવીર ના ચરિત્ર કેવું આવતું નથી એને તો ચંડકોશી દસી ગયો છતાંય મોક્ષ આપ્યો એનામાં કઈ હતું જ નહીં એવું એટલે આમ આ મૂળથી અમારો જ માર્ગ આ માર્ગ જ અમારો સમજ પડે ને વિતરાગ માર્ગ વિતરાગ માર્ગ હવે તમારે વિતરાગતા જ આવવાની આવે આ જ્ઞાન લીધું ને એ વિતરાગતા આવશે શું થાય રિલેટિવ ને રિયલ કોઈ કોઈ ગાળ દેતા હોય કિશોર ને તો તમે જુદા કરો તો નથી પછી તમે શું ગાળ દે સ્વીકારે તમને તે ઓળખતો નથી કિશોર ઓળખે કિશોર તો તમારું સ્વરૂપ નહીં કિશોર તમારે જુદો ફાઇલ નંબર વન એટલે તમને ક્યાં આડે આડે રે ને હમ એટલે તારે તારે દેવી એટલી દે કઈ આપડે કિશન કેવું ત્યાં કઈ કર્યું છે તેથી દે નહીં તો કોણ દેવાનું એવું કેવાનું